ક્લુષિત ભાવના અભાવે ભગવાન પદ આપણે ના કરવું હોય તોય સામો આવીને ક્લેશ કરી જાય તો હા આનું નામ જ જગતને એટલે જ કહ્યું ને કે એવી ગુફા ખોળી કાઢ કે તેને કોઈએ જાણેલી ના હોય ને તને કોઈ ઓળખી જાય નહીં એવી ગુફા ખોળ આ તો ગમે ત્યાંથી તને ખોળીને લોક ક્લેશ કરાવશે નહીં તો રાતે બે મચ્છરા આવીને ક્લેશ કરાવે જંપવા ના દે માટે મનુષ્ય ગતિમાં આવ્યા પછી અધોગતિમાં ના જવું હોય તો ક્લેશ ના થવા દઈશ તારો ક્લેશ ભાંગ્યા પછી બીજાનો ક્લેશ ભાંગી આપે એટલે તું લોકપૂજ્ય પદમાં આવ્યો કહેવાય આત્મા તો પોતે પરમાત્મા જ છે એટલે પૂજ્ય છે લોકપૂજ્ય છે પણ પુદ્ગલ પણ લોકપૂજ્ય બની શકે એમ છે પણ ક્લુષિત ભાવ નીકળી જાય તો ક્લુષિત ભાવ પોતાનામાં રહ્યા ના હોય અને સામાના લીધે પોતાને ક્લુષિત ભાવ થાય નહીં તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઈ જાય સામાના ક્લુષિત ભાવમાં પણ પોતે ક્લુષિત ના થાય તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઈ જાય બીજા ભાવ ભલે રહ્યા પણ ક્લુષિત ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ પોતાને સામાને કોઈ જીવ માત્રને ક્લુષિત ભાવ ના કરે તો એ પૂજ્ય થઈ પડે અમે અમારામાં શું જોયું અમારામાં શું નીકળી ગયું આ અમારું પૂતગલ શાને લીધે લોકપૂજ્ય થયું છે અમે પોતે તો નિરંતર અમારા સ્વરૂપમાં જ રહીએ છીએ પણ આ પૂતગલમાંથી સર્વક્લુષિત ભાવો નીકળી ગયા છે એટલે આ પૂતગલે લોકપૂજ્ય થઈ પડ્યું છે માત્ર ક્લુષિત ભાવ ગયા છે પછી ખાય છે પીએ છે કપડાં પહેરે છે અરે ટેરેલિનના પણ કપડાં પહેરે છે ને છતાંય લોકપૂજ્ય પદ છે એ આ કાળનું આશ્ચર્ય છે ને અસંયતિ પૂજા નામનું આ અગિયારમું આશ્ચર્ય છે આ અક્રમ માર્ગમાં તો ક્લુષિત ભાવ નીકળી જાય તેવો માર્ગ છે ક્લુષિત ભાવ રહે જ નહીં ખલાસ થઈ જાય તેવું છે એટલે પોતાને તો ક્લેશ રહે નહીં પણ પોતાને લીધે સામાને પણ ક્લેશ ના થાય અને સામો ક્લેશવાળો આપણા અકલુષિત ભાવથી ઠંડો પડી જાય આખો ભાવ જ ચેન્જ મારે આ મકાન કોઈ દાડો ક્લુષિત હોતું નથી પણ પોતે ક્લુષિત ભાવવાળો એટલે પછી મકાન પણ ક્લુષિત દેખાય પછી કહે કે આ રૂમ મને ફાવતી નથી પોતાના ક્લુષિત ભાવનો આમાં આરોપ કર્યો એટલે બધું બગડી જાય ક્લુષિત ભાવ નીકળી જાય તો પૂદગલ પણ પૂજ્ય થાય એવું આ જગત છે પછી ગમે તે હો મુસ્લિમ હો કે જૈન હો કે વૈષ્ણવ હો જેના એ ક્લુષિત ભાવ નીકળી જાય તે લોક પૂજ્ય થાય આ ઓલિયા હોય છે તેમાં તો થોડા ઘણા ક્લુષિત ભાવો નીકળી જાય છે તેનાથી એ દર્શન કરવા જેવા લાગે છે છતાં ઓલિયાને એ નેચરલી છે વિકાસક્રમના રસ્તામાં આવતા જ થઈ જાય છે એમાં એનો પોતાનો પુરુષાર્થ હોતો નથી પુરુષાર્થ તો જ્ઞાન મળ્યા પછી જ થાય ત્યાર પછી સ્વક્ષેત્રમાં બેસે એટલે ક્લુષિત ભાવો ઓછા થઈ જાય નહીં તો ત્યાં સુધી એક ક્લુષિત ભાવ ઓછો કરીએ તો બીજા ચાર પેસી જાય એમને પેસવા દે નહીં એવા ગાર્ડ ના હોય આપણી પાસે તો ત્યાં સુધી બધું જ લશ્કર પેસી જાય અને ગાર્ડ ક્યારે ભેગો થાય પુરુષ થાય ત્યારે એટલે બધું લશ્કર પોતા પાસે સાબુત હોય ગાર્ડ ના હોય તો તો ચોર પેસી જાય તો પછી શો નફો થયો ક્લુષિત ભાવ દાહડે દાહડે ઓછા ના થયા તો માનવતા જ ના રહે પાશવતા રહે ઉચ્ચ ગોત્ર ક્યાં સુધી લોકપૂજ્ય હોય ત્યાં સુધી જે લોકનિંદે નથી એને કળિયુગમાં ભગવાને લોકપૂજ્ય કહ્યા આ કળિયુગમાં આટલો લાભ લોકોને મળ્યો કે તારી કળિયુગમાં નિંદા નથી થતી માટે તું લોકપૂજ્ય પદમાં છે ભગવાન આમાં ડાયા હતા પણ ભક્તો એટલા ડાયા નથી કે ભગવાને મને લોકપૂજ્ય પદ આપ્યું છે માટે મારે ડાઘ પડવા દેવો ના જોઈએ નહીં તો લોકપૂજ્ય તો ના હોય એ હોય તો બે કે ત્રણ જ હોય આખા જગતમાં આ ગુરુને શિષ્ય પૂજે છે એ તો પોલીસવાળાની પેઠ પાછળ શિષ્ય કહેશે કે જવા દો ને એની વાત એવું કહે કૃપાળુ દેવ લોકપૂજ્ય હતા લોકપૂજ્ય એટલે ઊંચામાં ઊંચું ગોત્ર ભગવાન લોકપૂજ્ય હતા લોકનિંદ્ય જે જે ભાગ હોય તો એની માફી માગીને ધોઈ નાખીએ પૂજ્ય હાટીલી હોય ભગવાન મહાવીર લોકપૂજ્ય પદને લઈને આવેલા સહજાનંદ સ્વામી ત્રીજા પ્રકારના ભગવાન કહેવાય એ બ્રહ્મલોક સુધી લઈ જાય ક્રાઇસ્ટ એ પહેલા પ્રકારના ભગવાન છે ભગવાન એટલે શું કે એમના લેવલવાળા આજુબાજુના એમના વ્યૂ પોઈન્ટમાં જ આવ્યા હોય એમને એ જ ભગવાન લાગે ક્રાઇસ્ટ ભગવાનના વ્યૂ પોઈન્ટમાં આવેલા લોકોને મહાવીર બતાવીએ તો તેમને મહાવીર ભગવાન ના લાગે તેમને તો ક્રાઇસ્ટ જ ભગવાન લાગે આ જ્ઞાની પુરુષને લોક ભગવાન તરીકે ઓળખે ભગવાન તો વિશેષણ છે અને અમે નિર્વિશેષ શુદ્ધાત્મા શુદ્ધાત્માને વિશેષણ હોય નહીં આ વિશેષણોથી જ જગત ઊભું થાય છે શુદ્ધાત્માને વિશેષણ હોય નહીં એટલે જ અમારું આખું પદ નિર્વિશેષ છે આ અમને ભગવાન કહે એ તો અમારી મશ્કરી કરવા જેવું છે કોઈ બહાર બાવો હોય અને પોતાને એક પણ ક્લુષિત ભાવ ના થાય અને પોતાને નિમિત્તે બીજામાં ક્લુષિત ભાવ ઉત્પન્ન ના થાય તો તેને પણ ભગવાન પદ પ્રાપ્ત થાય તે અમને ભગવાન કહ્યા પણ આ તો નિર્વિશેષ પદ છે એને વિશેષણ ના હોય શાસ્ત્રોમાં આ પદ ના હોય માટે વિશેષણમાં કોઈએ પેસવું નહીં અમને વિશેષણ હોય જ નહીં ભગવાન એ તો વિશેષણ છે નામ નથી કોઈ બીએસસી થાય તો તેને ગ્રેજ્યુએટ કહે પછી એ એથી આગળ દસ વર્ષ ભણે તો એ તેને ગ્રેજ્યુએટ કહીએ તો કેવું હીન લાગે જ્ઞાની પુરુષોને ભગવાન કહેવું એ તો હીન પદમાં કયા બરોબર છે ભગવાન પદ તો જ્ઞાની પુરુષને માટે હીન પદ છે જ્ઞાની પુરુષ તો અજાયબ કહેવાય એ તો નિર્વિશેષ હોય પણ લોકો ઓળખે શી રીતે તેથી ભગવાન કહેવું પડે ભગવાન તો ભગ ધાતુ પરથી બનેલો શબ્દ છે ભગ ઉપરથી ભગવાન જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થાય તેમ જેણે ભગવત ગુણો પ્રાપ્ત કર્યા હોય તે ભગવાન કહેવાય જ્ઞાની પુરુષ તો એથી એ બહુ આગળ ગયા હોય એની આગળ કશું જ બાકી ના હોય અમારે માત્ર ચાર ડિગ્રી બાકી રહી છે ભગવાન મહાવીરને ત્રણસો સાઠ ડિગ્રી પૂરી થઈ હતી ને અમારે ત્રણસો છપ્પન ડિગ્રીએ કેવળ જ્ઞાન અટક્યું છે તે પણ આ કાળની વિચિત્રતાને લીધે પણ તમને જો જોઈતું હોય તો અમે તમને સંપૂર્ણ ત્રણસો સાઠ ડિગ્રીનું કેવળ જ્ઞાન કલાકમાં આપી શકીએ તેમ છીએ તમારી તૈયારી જોઈએ પણ આ કાળની વિચિત્રતા છે માટે તમને એ પૂરેપૂરું પચશે નહીં અમને જ ત્રણસો છપ્પન ડિગ્રીએ આવીને ઊભું રહ્યું છે ને પણ મહી તો એનું સંપૂર્ણ સુખ અમને વર્તે છે કોઈ કાળે ધર્મ માટે આવ્યો નહોતો એવો કાળ આજે આવ્યો છે ભગવાન મહાવીર પછીના પચ્ચીસો વર્ષ હવે પૂરા થાય છે અને ભગવાન મહાવીર પછી સાડા ત્રણ વર્ષ જ વીત્યા હોય તેવો કાળ આવી રહ્યો છે અત્યારે ભલે કાળ હોય પણ અત્યારે સારામાં સારો કાળ આવ્યો છે ખરો કાળ જ અત્યારે આવ્યો છે આ કાળમાં જે લોકનિંદન નથી તેને ભગવાને લોકપૂજ્ય કહ્યા છે આવો આ સુંદર કાળ છે તો તેનો લાભ ઉઠાવી લેવો જોઈએ ને અમે આ કાળમાં રોકડો મોક્ષ આપી શકીએ અહીં જ મોક્ષ વર્તાય અમે મોક્ષદાતા છીએ મોક્ષના લાયસન્સદાર છીએ જગત કલ્યાણનું અમે નિમિત્ત છીએ અમે એના કરતા નથી અમે ક્યારે પણ કોઈ ચીજના કરતા ના હોઈએ કારણ કે કરતા થાય તો તેના ભોગતા થવું જ પડે અમે નિમિત્ત ભાવમાં જ હોઈએ માટે બધાને ભલે મોક્ષ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત ના થાય પણ ધર્મ ધ્યાન તો આ કાળમાં ફૂલ સ્ટેજ પર જઈ શકે એવું છે અક્રમ માર્ગે મોક્ષ તો અમુક મહાપુણ્યશાળીને જ પ્રાપ્ત થાય પણ બીજા બધાને અમે ઊંચામાં ઊંચું ધર્મ ધ્યાન આપી શકીએ એમ છીએ રૌદ્ર ધ્યાન ને આર્ત ધ્યાન એ અધર્મ ધ્યાન છે ધર્મ ધ્યાન એ ધર્મ ધ્યાન છે ને શુક્લ ધ્યાન એ આત્મ ધ્યાન છે રૌદ્ર ધ્યાન ને આર્ત ધ્યાન જાય તેનું નામ ધર્મ ધ્યાન